એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુહાસ આવી છે શ્રદ્ધા છે અરે વાહ અને આમ સાતપડામાં બેઠા બેઠા પેલા માનસી બેન પણ વાર્તા સાંભળે છે ઓહો હો હો એની સાથે એની શાળાના બધા મિત્રો છે અરે વાહ ભાઈ સાંભળો સાંભળો મારા નાના મોટા ભૂલકાઓ આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ હા વાર્તાનું નામ છે કઠિયારો અને જળ દેવતા તમે કઠિયારાનું નામ સાંભળ્યું છે ને એક હતો કઠિયારો જંગલમાં લાકડા કાપે તે તેને કઠિયારો કહેવાય આ કઠિયારો તો બહુ ગરીબ હતો હો ભાઈ એકવાર એ જંગલમાં લાકડા કાપતા કાપતા તેની કુહાડી એ કૂવામાં પડી ગઈ ડબક કરતી ગરીબ કઠિયારો તો રડવા લાગ્યો હવે તે લાકડા કેવી રીતે કાપે કુહાડા વિના એનું રડવું સાંભળીને કૂવામાં વસતા જળ દેવતા બહાર આવ્યા હો કૂવામાં જળ દેવતા હોય ને એમણે પૂછ્યું તું કોણ છે અને શા માટે રડે છે કઠિયારો કે હું એક ગરીબ કઠિયારો છું મારી કુહાડી આ કૂવામાં પડી ગઈ હવે હું મારું ગુજરાન કેવી રીતે ચલાવીશ મારા બાળકોનું પેટ કેવી રીતે ભરીશ કુહાડી વિના હું શું કરું જળ દેવતા કે ચિંતા ન કર હું હમણાં ડૂબકી મારીને તારી કુહાડી લાવી આપું છું એમ કહીને જળ દેવતાએ કૂવામાં ડૂબકી મારી અને એક સોનાની કુહાડી લઈને બહાર આવ્યા તો ભાઈ કઠિયારાને સોનાની કુહાડી આપીને જળ દેવતા કે લે ભાઈ આ તારી કુહાડી કઠિયારો તો કે ના ભગવાન આ કુહાડી મારી નથી જળ દેવતાએ તો ફરી કૂવામાં ડૂબકી મારી એ વખતે એમના હાથમાં સરસ મજાની ચાંદીની કુહાડી હતી હો ભાઈ હીરા મોતી ટાંકેલી કઠિયારો કે આ કુહાડી પણ મારી નથી જળ દેવતાએ ફરી ડૂબકી મારી અને લોખંડની કુહાડી લઈ આવ્યા હો ભાઈ કઠિયારો કે હા આજ મારી કુહાડી છે ભગવાન આજ મારી કુહાડી છે કઠિયારાની આવી સરસ મજાની વાત સાંભળી સાચી વાત સાંભળી અને જળ દેવતા તો ખુશ થયા હો તમારી જેમ એમણે કહ્યું લે તું સાચું બોલ્યો ને એટલે આ ત્રણેય કુહાડી તું લઈ જતું તારે બોલો લો કઠિયારો ખુશ થતો થતો ઘરે આવ્યો એણે ગામમાં બધાને આ વાત કહી ઓ ભાઈ એટલે એક લોભી માણસે પણ આ વાત સાંભળી ગામમાં લોભી માણસ તો સોનાની કુહાડી લેવા માટે લલચાયો બીજા દિવસે તે જંગલમાં ગયો પેલા કૂવામાં તેણે જાણી જોઈને પોતાની કુહાડી ફેંકી અને રડવા લાગ્યો ખોટું ખોટું મારી કુહાડી પડી ગઈ હવે હું શું કરું એમ કરીને લોભી માણસ તો ખોટું ખોટું રડવા લાગ્યો બોલો સોનાની કુહાડી લેવી હતી ને એને જળ દેવતા પાસેથી એટલે તેનું રડવું સાંભળી અને જળ દેવતા કૂવામાંથી બહાર આવ્યા લોભીઓ કે લોભીઓ માણસે શું કહ્યું ખબર છે લોભીઓ કે મારી કુહાડી કૂવામાં પડી ગઈ હવે હું શું કરીશ જળ દેવતાએ કૂવામાં ડૂબકી મારી અને સોનાની કુહાડી લઈને તો બહાર આવ્યા તરત જ લોભી માણસ બોલી ઉઠ્યો હા હા આ જ મારી કુહાડી છે લાવો લાવો લાવો મને આપી દો જલ્દી પણ જળ દેવતા સમજી ગયા હો ભાઈ કે આ તો કોઈક લાલચુ અને જુઠ્ઠો માણસ છે તેમણે સોનાની કુહાડી આ લોભી માણસને ન આપી અને પાછા પાણીમાં સમાઈ ગયા એ તો અને લોભી માણસ તો ભાઈ ખાલી હાથે પાછો આવ્યો હો તો ભાઈ મજા પડીને આ પેલો કઠિયારો સાચું બોલતો હતો એટલે જળ દેવતાએ એને કેવી સરસ મજાની ભેટ આપી અને લોભી માણસ ખોટું બોલતો હતો એટલે એને કાંઈ ન મળ્યું <laughs> મજા પડીને ભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને સરસ મજાની વાર્તા કહેવાનો છું હો આવજો